હાથમાં છે એમને માથે રાખીને બધું કામ કરવું <laughs> તારી જે અત્યારે શું ફેરે છે સહજતા શું કે સહજતા આવે છે ના પણ તેના જે ઉપાધિ અશાંતિ ચિંતા બધી ઓછી થઈ ગઈ લાગતી નથી હવે બહુ હવે નથી લાગતી બધી ઓછી થઈ ગઈ ઘણું બધું ઉકલી ગયું છોકરી હોય છોકરા હોય એના માટે આમ જાગૃતિ રાખી કે શું કરી રહી છે શું નહીં તો શંકા નહી કરી શંકા હેલ્પ કરે નહીં આપણને મારી નાખે જાગૃતિ પણ દાદા આપણે ધ્યાન રાખીએ ને તો એમ કે છે આપણાથી ડબલ તો કે છે યુ ડોન્ટ ટ્રસ્ટ મી કે તમને અમારા વિશ્વાસ તમને અમારા વિશ્વાસ નથી એમ કે કે how long you treat me as a two years daughter two years girl એની ઈચ્છા છે ઈચ્છાભ્યાસ કરવો નથી તો કાળ કામ કરી જાય છે આવે છે તેને ચોર કે છે પકડવાનો ના હોય તેને ચોર એવું કેમ દાદા પકડાયો નહીં એને કેવી રીતના જે છુપું રહેશે આ લોકો કેટલાય વખત ગોટાળા કરતો હોય જયારે પકડે થાય કે આવો છે અરે હું તો પહેલી જ માણસ છું આવો <laughs> <laughs> જ્યાં પકડ્યા જના ગયા બીજે આખી દેખાય નહીં નાની હમણાં એક કેટલાય વખત ચોરી પકડાય નહીં એટલે શરૂ કાઢવો અને સારો માણસ બે વખત ચોરી કરતા પકડી ગયો એટલે શું એવું ના એવું નહીં નિર્દોષ જગત ને લાગેલું અમને કોઈ જીવ દૂષિત છે નહીં એવું લાગેલું આખું જગત નિર્દોષ જ છે એ દ્રષ્ટિ અમારી હોય ના નિર્દોષ કઈ અપેક્ષા એ તક આત્મા શુદ્ધ જ છે અને જે બધું કાર્ય કરી રહ્યો છે કે જેમાં દૂષિત થવાનું દેખાય છે તે ઉદય ના આધીન છે શું છે એના સ્વાધીન નથી પોતાને નિર્દોષ કરે ને હા એટલે પછી નિર્દોષ આત્મા તો નિર્દોષ હા નિર્દોષ અવસ્થાથી કરે છે નથી કરતો છતાં કરું છું એવું પાછું એ હું કીર્તિભાઈ પહેલે અને એમાં માન માં ફરક માન આપણે માન કહીએ માન બોલ માન તો આ મારું આ મારું કહેતા એ માન કે અહંકાર મારું દેખાડીએ તો માન કહેવાય અહંકાર કેવાય કે માન કોના માટે કોમન ક્વેશ્ચન પૂછીશું આપણે ગમે ત્યાં કોઈને ત્યાં બોલાવે આપણે સાથે વાત ના એટલે એ આપણને બહુ ઇગ્નોર કરે ઇગ્નોર કરે કે બોલાવે નહીં તે શું કહેવાય એ અહંકાર કહેવાય આપણે કોઈને ઘેર જઈએ અને આપણને ભાવથી આપતા આવો બેસો ના કે તો એનો અહંકાર કેવાય કે માન કેવાય આપણને એવું ફીલ થાય તુષ્કાર કહેવાય તુષ્કાર એનો આપણે અહંકાર ગવાય એવું કરે એટલું જ કારણ કે આપણો અહંકાર એવું કે છે કે આપણો અહંકાર જે ઘવાયો એવી આપણે આપણને લાગણી પેદા થઈ એને શું કહેવાય આપણું માન ઘવાયું એવી આપણને લાગણી પેદા થઈ આપણે ખોટું લાગ્યું એને ખોટું અહંકાર છે ને આપણો આપણો અહંકાર જ ને આપણો અહંકાર આપણો અહંકાર શું થયો પણ એને પેલા ને શું થયું એનું તિસ્કાર કર્યો અને એને ગુનો લાગે તો આપણને ગુનો લાગે એને તિસ્કાર કર્યો ના ભૂલ તો મારે પાકિસ્તાની નોટ જેવું આપે ત્યારે ટૂંકા બેવાનું ડાયરી ડાયરી ડાયરી વાનમાં આવ્યું જાતો ચાલે કરે વાનમાં હમણાં ક્યાં ચાલે છે જે પછી ડાયરી હાલા હા તો diary line open file soft mount સામાન્ય રીતે પૈસાથી સુખ મળે છે એનાથી આપણે સુખી છીએ એવું કેમ માનીએ છીએ આખા જગત મારી લૌકિક ભાવ છે લોકની રીત છે લૌકિક રીત છે પૈસા થતું હોય તો બધા પૈસા સુખી કોઈ સુખી છે સમજણ છીએ એ કોઈ દુઃખી ના થાય એના અર્થે અમેરિકામાં રહેનાર એટલું પુણ્ય ઓછું જ માંગે ગરીબોને હોઈએ તો અહીંયા ગરીબી ઓછી આપણે દાન પુણ્ય ઓછું કરીએ તે બધું તો અહિયાં ન મળે ને એમ પુણ્ય ઓછું થઈ ગયું ને એમ દાન પુણ્ય દાન કરવાનું કોઈને મદદ મદદ કરવાની ગરીબી ગરીબી અહીંયા ઓછી એ કારણે આપણે હિન્દુસ્તાન માં હોઈએ તો જુદું થોડુંક એમ તરત ઉપયોગ થઈ શકે પુણ્ય નો ચાન્સ અહીંયા ઓછો મળે ને દાન થઈ નહીં દાન કરીએ ત્યાં ગરીબી ના કારણે લોકોને મદદ કરીએ કઈ પણ દેવ લક્ષણ એ બધું ઓછું થઈ પૈસા આલો લાખ રૂપિયા પૈસા ભેગા કરી બધું વ્યવહાર ચાલે છે દાન તો ક્યાં આપવાનું છે કે જે લોકો વાગતા નથી અંદર ભાઈ કચરા દબાઈ દબાઈ નીચે છે સમાજ જે કોમન માણસો છે ને પંચવાળા અગર તો જુદા જુદા દેરાસર વાળા બંને માટે આવે છે બરોબર હવે દાનને માટે તમે બસો પાંચસો તમારી એ પ્રમાણે તમે આપવો પ્રયત્ન કરો પેલો આપણી આગળ મોક્ષ જેવું પૂન જોઈએ ત્યાં તમે હિન્દુસ્તાની જે નીકળશે તમારા બહુ એમાં એવું નથી તમે આ ઓછું છે એવું નથી એવું તમારે જે ધાર્યું હોય ને એ બધું કરો એટલે બહુ થઈ ગયું શું એવું પછી આથી વધારે કરવાની જરૂર બધું આવી ગયા બધા બધા આવે હશે એ પૂન તો ખરું પણ પાપાનું બંધી પૂન કેવું અનુબંધી આ પુનર્બંધી પૂન આ આ પંથ ને આ બહુ રાજી નહીં થાય મોટી ના થાય તો આપડે એને કેવું કે હું કશું માનતો નથી આવું કે તો હું જ્યાં માનું છું ત્યારથી જ આપું કે એટલે ભલે કડવું લાગે બરાબર ને મને ઘણી વાર થાય કે કોઈ આપણી પાસે હજાર ડોલર માગે કે હજાર આપો તો મને કહું કે અમે પણ એક મંદિર બાંધવાનું શરૂ કર્યું છે અને કલેક્શન લઈએ છીએ અમે માગતા નથી પણ મારી ભાવના તમને આપવાની હું જેટલા આપું તેટલા તમે પાછળ મને જે મંદિરમાં આપો તારે તારું બરોબર છે બરાબર એવું પોતપોતાના માટે કરે એ બધાને ગ્રુપ છે લોકો બધી સ્કીમો કરે એ બધી કાઢે પેલા કયા છે એક ચોપડી બીજી ડાયરેક્ટ ખેંચી લઈ હરે કૃષ્ણ આવે ને દાદા તે કે પાંચસો ને એક લખાવો કોઈ પાંચસો ને એક તો નહીં મેં કીધું હજુ તો મારે નક્કી કરવાનું છે કે કેટલા આપવા અને ક્યારે આપવા છે મેં કીધું તમે પછી આપીશ પછી કહીશ તમને એમ એમ કહીએ થોડું થોડું થોડું થોડું આપીએ એમ કેટલામાં આપેલા પોતાનું નામ સાંભળે કોઈ જૈન ભગવાન ની પડેલ નથી પણ થોડા પૈસા પુણ્ય નું કામ ના બધા એવું નહીં થોડા આપવાના એમ કે છે માગીને પૈસા લે છે જગત એવું જ ચાલે માગીને જ ચાલે માગ્યા વગર તો કોઈ જગ્યાએ આપણે જ આપણે તો જાણ છે મારે જવા મારે આપવાનું મારે જ બાંધવાનું છે કોઈ વાળા માલિક નથી કોઈ એટલે આમાં વગર માગે હા. આ બધાનું જ પૂછો કે મને મને બધાનું એવું થાય છે એવું કંઈક. ના, અમે અમે કેટલી ના આપેલું પછી લો આપી દો. ટાઈમ શેરિંગ એપાર્ટમેન્ટ કરે છે પછી પછી આગળ પૂછતો નથી એ વાત લાઈફ નહીં માં ફલાણા એ લીધો એટલે તમારે લેવા. જૈન વાળા આવીને માગ્યા તો શું કરવું પતાવી દેવું ના એ પેલા મંદિર માં આપેલા ને માટે આવે નકામ વગર ધર્મ કરતા દાદા અમે બે અઠવાડિયા પેલા જ પેલા કસ્તુરભાઈ એ કસ્તુરભાઈ શાહે કઈક પાવાગઢ નું મંદિર નું રી ન કરતો ઉત્તમ જબરદસ્તી આપવા પડે ઠીક છે આ બધું ઓળખું છે આમ ભાઈ અંદર ગાળે મળ્યા અને <laughs> છ વિદ્યાઓ કઈ ને તરુ તંતરુ તસ્કરુ કરચી કલમ બળચી એ જરા સમજાવો ને કલમ કરચી બળચી તરુ તંતરુ તસ્કરુ કલમ કરચી બળચી કલમ બળચી સમજાવો દાદા દરેક એ દરેક દરેક સમજાવો કલમ તો સમજ પડી કે લખતા શું કલમ લખવામાં કલમ એટલે કે લખવામાં એમાં ના એમાં એમાં ગુપ્ત રાજ્ય હોય તારે જ છે કે ક્યારેક વ્યાસ કલમ કલમ એટલે કલમ નહીં કલમ કરશે ને કલમ એટલે એ માણસની કલમ ચાલે એવું લખાણ કરે તે આખા દુનિયામાં કોઈ એ બંધાય ને એવું લખાણ કરે કોને બંધાય એવું કોઈ કોઈથી બંધાય નહીં પોતે સાંભળું છું એવા તમે જોઈતા તમે થોડા દાળ તમે તરત લો અમે ખીચડી કરતા આવડી જઈએ એટલે આપડે આપણું નભાઈ ગમે ત્યાં ગયા તેની કોઈ ના હોય તો આપણે આપણું નભાઈ લઈએ બેન બાર ગામ ગયા હોય દેશ માં એકલા હોય અહીં તો હોટલ હોય ને પેલું પેલું ખાઈએ આપડે ખાવા તેવું ના હોય ખીચડી કહી બનાવી ખાઈ દઈએ એવું કઈ આવડું જોઈએ એવું એ કરતી કરતી બરફી બરફી રાતે ચોરાયા ઘરમાં પેદાયો હિંમત રાખી છે બહુ આવું મારવા આવે હિંમત નહી કરી અને એને લાગે જ્યાં નીકળવા મળ્યા તે કઈ હિંમતભાઈ કે હું આમ કરી નથી હિંમત હોવી જોઈએ ગમે તે સ્થિતિમાં હિંમત ડગલી ના જોઈએ જીયાના પ્રદેશમાં ગયા મુસલમાન થઈ ગયા હિંમત ડગલી ના જોઈએ બરછી બરછી બરછી એટલે મારવું નહીં બરછી એટલે પોતાનું હિંમત زبردست ہمت دے جبردست نہ آپ گیا تھوڑا پانی دبا گی ہو નિકેન અવતારી કરવું તન કરવું તત કરવું તંતરવું એટલે અમારા બંદોબસ્ત કરી નાખો તાંત્રિક કરેલો તાંત્રિક કરે તાંત્રિક અમારા બંદોબસ્ત કરી નાખો તસ કરવું એટલે ચોરી કરીએ આવડી જોઈએ જ્ઞાન ખોટું છે ચોરી કરતા આવડ્યું તો જોઈએ ચોરી કરવી નહીં જોઈએ ચોરી કેમ કરવી છે આવડી છે આવડવાથી ફાયદો થાય કે તમારે જે ગધો કાપનાર આવતા નહોતા સમજી જાઓ તમે આવડતું ખબર ના પડે જાય એને આવડી જાય તરત સમજી જાય કે આવ્યો પેલો એટલે બહાર ના ગજામાં કઈ હોય ને મેં કાઢી લે અને આ બાજુ બીજા ગજા મૂકી દે અંદર ને આમ ચારિત્રવાન બની જાય શું એકલો નહીં બીજા બધા બહુ ગુણો ભેગા થતા સિલવાન કહેવાય જય સચિદાન સચિદાન દેવી ચારિત્ર એવા બીજા બધા ગુણો હોય શ્રીરામથી માણસો બધા એ પાસે રેગ્યુલર રહી જાય બધા અને શ્રીરામ તો આ બધા આ હોય ને માં બધા પણ અંધારામાં પેલો શિલવાર નીકળે તો આમ હાથ બધા ખાઈ જાય અત્યારે હાથે લાઈ કરે શિલવારને એટલે સુગંધી પછી એવું શિલવાનું તો બહુ પ્રભાવ પણ ચારિત્ર બારિત્ર બધું ઊંચું હોય એમાં દાદા ચારિત્રહીન માણસ હોય પેલા તે શિલવાન થઈ શકે એક વાર દેવાળો થઈ ગયો પછી દેવું આવે પછી દેવા પછી એ શરાબ થઈ શકે ને અને મુદત હોય એટલી ના થાય ખરાબ એનું દેવું કેવી રીતે વાળે ખરાબ કાર્ય નું દેવું કેવી રીતે વાળે ખરાબ કાર્ય હોય એના દેવા કેવી રીતે વાળે આપણે પૈસા કમાવાની જરૂર શા માટે પૈસા કમાવાની જરૂર શા માટે એમ પૂછે છે વ્યવહાર શાના ચાલે છે સારું વ્યવહાર પૈસા ચાલે છે એટલે અત્યારે આપણે ખેતીવાડી કરતા હોય બધી પાક આપડે ખાવા લાગે બધું મીઠું લાવવું પડે કપડા લાવવા પડે તેનું શું થાય એ થોડું વેચીએ અને એને બધું બીજું લાવી દઈએ એક વસ્તુ એવી નક્કી કરી કે ભાઈ આ આ લઈ લો અને એને તમારે જે જોઈતું બધું મળશે અને પૈસા કાઢવા પૈસા તો કુંડે લઈને જ છે પુણ્ય લઈને જ આવ્યો છે પૈસા કોઈ કમાઈ શકે નહીં લઈને આવ્યો છે એટલે સંજોગો બધા સારા થઈ જાય એટલે મળી આવે પછી લિમિટ કેવી રીતે બાંધવી કે આ હવે બસ આટલું જોઈએ એમ લોભની લિમિટ કેવી રીતે બંધાય એમ રોગ નથી બંધાયેલી હોય બધી જેટલો જેટલો બુદ્ધિશાળી થયો ને એટલો લોક વધે એક વાત છોડવી મુશ્કેલ તમારા <laughs> જૈનો માં છે આ ચેતનભાઈ પૂરી હોય પણ તમારે બહુ કરણ ભગવાને જ રાજી જાય તમારે ભગવાન ભગવાન શું કરે પછી કરાય છે ભગવાન લઈને આવ્યા શોધવું છે પણ દાદા અનુભવમાં છે તમે એ હમણાં દિગંબરી આ ગોવાટ બંધ થઈ ગયેલી બહુ ભારે એટલે મને કે છે ચોરાશી ના હજાર લો કે છે પંચ્યાસી માં બે હજાર બીજા આપી પણ જેમ કમાવામાં સાસી માં ત્રણ હજાર આપી ઇઠ્યાસી ચાર અને ઇઠ્યાસી પાંચ પાંચ વર્ષ બરોબર આટલું ઇન્ટરેસ્ટ બધે <laughs> પણ મને આવું આવ્યું પછી મને હું જાણું કે આ પાઠ બધે હું એ શું કરી પોતાનું સાધીન નથી જેમ કમાણી થાય તેમાં કે જેમ કમાણી થાય એમ અપાય એટલે દાદા સાથે બહુ થઈ છે બચતો તો આપી દઈએ એમાં હતા ભાઈ તમે ક્યારે પણ હવે બધું આવું છે ના ભાઈ લોક તમારું કામ જો અમને લાગવું જ કે આ ગોઠ કેવું કામ કરી દાદા અમારા આવે નહીં અમે અમને એક લાખ ને એક હજાર ગયા છે મંદિરમાં એક લાખ ડોલર ને એક હજાર ગયા પંદર હજાર ડોલર આપ્યા કરે છે ને ના કે કે છેલ્લા આપી બધા આવું કરે આવું ના કર્યું કોઈ બીજા બધા મંદિરો વાળા આવું આવી ટ્રીક વાપરે કે તો પહેલે વર્ષે પાંચ હજાર આપો બીજે વર્ષે ચાર હજાર ત્રીજા વર્ષે બે હજાર એટલે એમનું કામ પતે ઉલટું ઉલટું ખોટું આવે નથી છેદાતી એ એમનો પુરસ્કાર કાઢે શું આ ગોઠ બીજી જગ્યાએ ના છેદાય પણ અહીં સાહેબની વાતમાં છેદા શું કહ્યું આમ કેમ કરે અહીં પણ સીધું નહીં હતું એવું કેવું પડે શું કેવું પડે નો ઉપયોગ થતો થાય પછી બોલો શું પૂછ્યું છે કે આટલા સુધી તો આવ્યા ભારે થઈ ગયો શું કહું આટલી છેદી આટલી નહીં તો આટલે સુધી આયા એ મોટી અજાયબી કહેવાય બાકી કે નોટ એનથી પ્રોટેક્ટેડ ગઈકાલે રસ્તો કર્યો ને ત્યાર પછી કે મારી વેજા રૂપિયા વેજા ડોલર આપ્યા આપવાનું જે હોય ને તે આ ગોટ છે આપવાના છે આ તો એ કહ્યું કે આટલે સુધી આ પોશાક એટલો બધો કર્યો જબરદસ્ત પોશાક કર્યો ત્યાં આ હોય બોલી ગયો નહીં તારા એક જ દર મહિના હજાર પગાર આપી જ કરીશ આપ્યા કરીશ દર વર્ષે સાત વર્ષે આપી સાડા આપી આપી દર એટલે પહેલી સાર જ બોલ્યા હતા એટલે તમે અત્યારે બોલ્યા હતા શું ત્યાં અમે છેદવી પડી બહુ ગુજરાત કર્યો હતા છેદે અને છેદે કામ બહુ સરસ થયું આ શરૂઆત સારી છે શું છે કે જ્યાં સુધી પૈસા તમે આપો નહીં ત્યાં સુધી આ જ્ઞાન જેવું જેવું પરિણામ પામે નહીં એટલે આપણે તમે જે માણસે તરત તરત લોકો આપી દેલા એમ પરિણામ પણ ગયેલા મેં જોઈ લો જેટલું જેટલું તમે આવીને સ્થિર થાવ એટલું પરિણામ જલ્દી પામે બાકી આ પુરસાદ ભારે કર્યો તો હું તો ક્યારે રાખું ને કે આ છે આ પૈસા આપી શકે <laughs> અને પંદર હજાર ડોલર એટલે તો હિસાબ નથી કે સ્વીકારી નથી કઈ જોઈ લીધા નથી અસુરાની વાત આવે એમના બાપા આવું જાણે તો અડધા થઈ જાય હા એટલે આ તો ગાંઠ કઉ છું ગાંઠ એટલે વાર્તા ગતાવી ને ગાંઠ દાદા એ ગાંઠ તો વાર્તા ગતાવી દિગંબર ને તો કોણ જમે તો કે એવી બુદ્ધિ થાય શણગર બીજો આવે જ થાય એ જયારે લડે ત્યારે કઈ મજા આવે એ ગાંઠ ખાવાની લડે નહી તો એ બીજા જોડે આ પાય પાય દે અને આ તો બોલા હું જાણું છું કે એ મોટા મોટો દિગંબરો માં દાદા મંદિર માટે બધું રોકનું સ્વીકારવું મંદિર માટે બધું કર બીજે ના બીજે નહીં ના મંદિર માટે પૈસા માટે ભાવ ની કરતા કરે પણ હાલ કલ્યાણ છે આ એને ખસી ગઈ બુદ્ધિ એમને એવું ના કહ્યું કે પંદર હજાર બદલે દસ દસમાં પતાવી દો એવું ના કહ્યું એ મોટી અજાય શું કરવું નહીં તો ઓછું કઈ દુકાન છે કોઈ પર બરોબર ગયા આત્મા માંથી ગયા પણ ડિસ્ચાર્જ મર્યા હા હવે ડિસ્ચાર્જ મર્યા તે આપડે નિકાલ થઈ જશે જો હવે એક એક ઈચ્છા થાય કે કુદરતે આપણું શરીર સારું આપ્યું છે અને સમય એવો છે તો બે પાંચ વર્ષ બને એટલો ધંધો વધારે કરીને જે કમાણી થાય એ પણ થઈ રહે છે બહુ એ ના કરે અટકાવવા પડે તો જેમ રામમોહન ને અટકાવવા અતિશયતા નહીં હા એ કરવાનું બરોબર હા તો એ હા અને તમારે મતમાં માને ને લોકો તમે શું આપો એ જાણે ને બધા શું આપો એ જાણે ને બધા પાંચ માં એક લાખ ને એક હજાર ડોલર આપવા ગઈ જઈ દિવસ પાંચ ડોલર મારી માતા ગયા કઈ આપડે ત્યાં તો કોઈને બોધરેશન થાય એવું નહીં બોધરેશન થાય એ હાથ નહીં પડતો શું એ તો આત્મા જતો આપડે તેનો આત્મા જતો રહે એટલા માટે એને કેવાનું ભાઈ આત્મા રાખીએ અને આ હેલ્પ કર પુષ્ટિ કરે શું કરો અને આ કર્યા પછી કોણ નથી કહેતો તારી લોભની ભાર તૂટશે નહીં એવું શ્રીમદ રાજને કહ્યું ને Yeah, yeah, yeah. બુદ્ધિ બધી સલાહ લેવા જવાબમાં સલાહ લે ને માણસ એક માણસ પૂછ છે ને હિન્દુ ધર્મ નાનપણ દીવડા મારવાની બાર સંસ્કાર ના નંબર જીવન મારેલું ને કોઈ હજુ મારી મારેલું પહેલેથી જ અને એ લોકો ચોરિયા કરે તો આપણને બી કરાવે આપણને કર્મ ના ખાવા કર્મ નતા ખાવા ને ઘેર ઘેર તો કોઈ દિવસ નહીં હિન્દુસ્તાનમાં તો કોઈ દિવસ નહીં દાદા નહીં ઘેર કોઈ દિવસ નહીં હિન્દુસ્તાનમાં અહીંયા પછી ખાધે ઘેર કોઈ દિવસ નહીં બોલા એ કોઈ દિવસ બતાવ્યો તમને જોયું ધંધો કરતા ને ત્યારે હું અમારા ભાગીદાર બે ગરમ પાણી ચોર્યા રાત્રે ચોર્યા નહીં પણ તે યાર પાણી પીએ અને કરવું બનવાનું ધંધો કરતા તો પાણી ગરમ જોડે લઈ દીધા બળ ડુકર પાડી હોય એટલે આમાં શું ફાયદો કરે છે જોઈ લીધું જ્ઞાન આપ્યા પછી આપડે માણસ કે અમે આવું કરીએ એમ ના તમારે ડિસ્ચાર્જ હોય તે જ કરવાનું તો બદલાય નહીં બદલાય ક્યારે કે આ જ્ઞાન ના હોય તેને બદલાય અને તમને પૂરી જાય બહુ સુંદર નથી જે થાય છે આરામ એટલે તો વસંત યજ્ઞ રાખવાના પકડી જઈએ <laughs> આવો છે પોળા છે એને પેલા જે તે ચાલુ કરી નાખશે એટલે પછી મનદીભાઈ એમ કે શેઠા ને વાત આ જે માલ છે ને એને જે જોયો છે એટલો બધો સરસ ચાલે કે હું હાઈ ગયો અને પંદર ટકા તે થઈ ગયા હવે સારું જૂઠું બોલો રાવણ ને જો વાણીઓ મળ્યો હોત સલાહકાર તો સીતા નું હરણ ના થાય વાંચી મોમેન્ટ સમજણાવી એ અમની જરૂર બધાને આજે નાની પુરુષ અંદર તો મોમેન્ટ જ હોય ના થાય લાભ થાય દાદા આપણે લાભ થયા હિન્દુસ્તાન ના માણસો છે એનો લાભ લેતા આવડતા નથી લોકો એવું માન હોય ને એટલે લાભ ના લેવાય બુદ્ધિ કહેવાય બુદ્ધિ હવે કઈ નાખે તે બુદ્ધિ કહેવાય શું કહે પ્રતકરણ કરી નાખે કોઈ વસ્તુ પ્રતકરણ કરી નાખે તમે અમદાવાદ જ નહીં જન્મ થયેલો ભરૂચમાં અને પાણા સુઆત્મા પ્રભારી કાઢે પોતાને ખબર ના પડે પોતે જાણતે હશે ગમે એવું બુદ્ધિ બુદ્ધિશાળી હશે પોતાને તટસ્થ ના હોય ને રાગી દ્રષ્ટિ હોય ને પહેરે જ નહીં શિકારી પોતાની જવા જેમ ઉધર થતું પણ એમાં પાંજા પહેરે ને ટેબલ એવું છે દરેક પણ અમે ના હું ના કહી શું કરીશ આઝાદી ક્યાં કોઈ આપડા નિર્ધારિત ખાઈએ છીએ જોડે લઈ જવા ના જોડે કઈ લઈ ગયેલો કોઈ ના લઈ નહીં ગયેલા પણ ના શંકા